सर्वेषाम् अनुमोदितो द्विजयी ને પ્રસાદ રક્ષણ કર્યો આપણે હું શું કહું એ દિવસથી મારી ભક્તિનો રંગ હું રોજ ભજનમાં કીર્તનમાં જઉં કથામાં જઉં પણ તે દિવસે કીર્તન કરતા કરતા હું આનંદમાં નાચવા બન્યો આખી આનંદમાં જીવ નાચે છે જ્ઞાતના એટલે ભાનમાં રહે કે હું નાચું બુદ્ધિપૂર્વક નાચે છે કીર્તનમાં હૃદય પીરે દેહભાન ભૂલાય પરમાત્માનો કંઈક આનંદ મળે અને પછી યાદ આવે નહીં કે હું નાચું છું ગુરુદેવની કૃપા કરી સંતો વિષયાનંદ આપતા નથી સંતો ભજનાનંદ આપે તો વિશે મને કીર્તનમાં બહુ આનંદ ચાર મહિના મેં ગુરુદેવની સેવા કરેલી રોજ કૃષ્ણ કથા સાંભળું કૃષ્ણ કીર્તન કરું ધીરે ધીરે ગુરુદેવની કૃપા કરી મારું મન શુદ્ધ પ્રભુમાં પ્રેમ આવ્યો ભગવાનના સ્વરૂપમાં મારું મન આશક થવા લાગે આ ગુરુદેવની કૃપા ચાર મહિના પછી તો ગુરુદેવ જવાની તૈયારી કરવા લાગ્યા સંતનો વિયોગ દુઃખ છે દુર્જનનો સંયોગ દુઃખ એકાંતમાં મેં મારા ગુરુદેવની પ્રાર્થના કરી આપે મારું જીવન સુધાર્યું આપે મને સાચું સુખ ક્યાં છે બરાબર સમજાય હું તમારી સેવામાં આવું મને સાથે લઈ જાઓ આપને મારો બરાબર ત્રાસ થશે નહીં તમારું હલકા હલકું જે કામ હશે તે બધું કરે મને સાત કેવડી ગુરુદેવે મારા સામે જોયું એ મહાન જ્ઞાની હતા વિધાતાએ કપાળમાં શું લખ્યું છે તે વિધાતાનો લેખ પણ એ વાંચી શકતા મને કહ્યું કે બેટા અમે તો લઈ દઈએ અમને વાંધો નથી મને એવું દેખાય છે માનો ઋણાનું બંધી દીકરો તું છે આ માનું ઋણ તારા માથે છે માનો એક જ દીકરો છું અમે લઈ જઈએ પણ માને બહુ દુઃખ થશે તારી માની તું સેવા માની સેવા એ ભગવાનની ભક્તિ છે તારી મા તને આશીર્વાદ આપે મેં ગુરુદેવને હાથ જોડીને કહ્યું કે આપ એકવાર કથામાં એવું બોલ્યા હતા માતા પિતા ભાઈ બેન આ સર્વનો દેહ સાથે સંબંધ છે આત્માનો સંબંધ પરમાત્મા સાથે દેહ ધર્મ કરતા આત્મધર્મ શ્રેષ્ઠ સાચો સગો તે છે કે જે પ્રેમથી સમજાવીને પાપ કરતા કર સાચો સગો તે છે કે જે પ્રભુના માર્ગમાં વાળે જે ભક્તિમાં સાથ આપે એ જ સાચો સગો આ તેવું કથામાં બોલ્યા મેં ધ્યાનમાં રાખ્યું આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે પ્રેમ દેહ ધર્મ કરતા આત્મધર્મ શ્રેષ્ઠ છે આપણે એવું કહ્યું હતું મારી છે ને એ ભક્તિમાં વિઘ્ન કરે ભરતજીએ માની આજ્ઞાનું ક્યાં પાલન કર્યું કઈ કઈની ઈચ્છા હતી કે ભરત રાજા થયા રામાયણમાં લખ્યું છે કઈ કઈનો તિરસ્કાર કર્યો રામ ભક્તિમાં રામ સેવામાં એને વિઘ્ન કર્યું મારી માં હું કથા સામે જપ કરું એ માની જરાય ગમતું નથી ભક્તિમાં બહુ વિઘ્ન કરે મને કે છે અત્યારથી કુશું બહાર કરે તારે તો લેસન કરવું જોઈએ રિઝલ્ટ કરીશ તો પરીક્ષામાં પાસ થશે પરીક્ષામાં પાસ થઈશ તો તને નોકરી મળશે નોકરી મળે તો વહુ આવશે અને વહુ આવ્યા પછી છોકરાઓ થશે આ જ મજા છે રસ્તે ફરનારા ચાર પગ વાળા પણ વંશની વૃદ્ધિ કરે આપણે ખરો આનંદ ક્યાં છે મને બરાબર સમજાય છે મારી માનું મન ખોટા સુખમાં ફસાયું છે મનમાં એવી ઈચ્છા રાખે છે કે હું પણ સંસારને ખોટું સુખ ભોગવું માં ભક્તિમાં બહુ વિઘ્ન કરે હું તમારી સાથે આવું મારા ગુરુદેવે વિચાર કરીને મને આજ્ઞા આપી કે બેટા ગમે તે હોય માએ તને બસો એસી દિવસ પેટમાં રાખ્યો તારી માએ તારા માટે બહુ દુઃખ સહન કર્યું છે માના માટે સહન કર માની સેવા તારી માતને આશીર્વાદ આપે ને તો ભક્તિમાં વિઘ્ન આવશે નહીં બેટા માએ તન આપ્યું છે માએ મન આપ્યું નથી મનથી ભગવાનની ભક્તિ કરવાની અને તનથી માની ભક્તિ કરવાની ગુરુદેવે મને આ બોધ આપ્યો ઘરના લોકોને તમારા મનની જરૂર પણ નથી ઘરના લોકો તો તન માગે છે ઘરના લોકો ધન માગે છે અને પરમાત્મા મન માગે છે મનથી ભગવાનની ભક્તિ કરવાની અને તનથી માની ભક્તિ કરવાની માને ગમે એવું બોલવાનું માને ગમે એવું જ કામ કરવાનું પણ આ બધું કરતા મનથી ગોકુલ વૃંદાવનમાં રહેવાનું તમારું મન જ્યાં છે ત્યાં તમે છો તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી બેટા આ સ્થિતિ એવી ભાવના થાય ભક્તિમાં ભાવના મુખ્ય છે ભાવનાથી ભક્તિ વધે મારા બાલકૃષ્ણના ગાયોના પાછળ ચાલે તો એક પળમાં જોડા પહેરતા નથી એ ઉગાડા પડે હું રસ્તામાં ભૂલી મારા માલિકના શરીર બહુ ખબર તમને ઘણા ત્રાસ થાય ને બેટા ભાવના કરી અત્યારે ભગવાન શું કરતા અત્યારે ભગવાન શ્રીધામ વૃંદાવનમાં યમુનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ઘર બાર મિત્રો સાથે ભોજન ઠાકોરજીના માટે સુંદર દ્રાક્ષ થઈ ગયો હું બાલકૃષ્ણલાલના મુખમાં એની ભાવના કરે ભાવનાથી ભક્તિ વધે ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય બેટા તનથી મારી ભક્તિ કર અને મનથી બાલકૃષ્ણલાલની ભક્તિ મનને ગોકુળ વૃંદાવનમાં જ રાખજે જ્યાં તમારું મન છે ત્યાં તમે છો જ્યાં તમારું તન છે ત્યાં તમે નથી મારા ગુરુદેવે મને આ ઉપદેશ કરેલો હરે કૃષ્ણ મહામંત્રનો બત્રીસ લાખ જપ થવો જોઈએ બત્રીસ લાખ જપ થયા પછી ઠાકોરજી કંઈક લીલા કરશે ભગવાન કેવી લીલા કરે છે કે કોઈ સમજી શકે નહીં કદાચ માની બુદ્ધિ સુધારશે કદાચ ભગવાન માને જલ્દી ઉઠાવી લે કોઈ લીલા એવી થશે હરે કૃષ્ણ મહામંત્રનો બત્રીસ વાર જપ કરવાનો પણ જપ કરતા મનથી ગોકુળમાં વૃંદાવનમાં રહેવાનું મારા ગુરુદેવની મને એવી આજ્ઞા થઈ મેં ગુરુદેવને પૂછ્યું હતું કે હું કંઈ ભણ્યો નથી મને તો એવું ગણવાનું પણ જ્ઞાન નથી મને કશું આવડતું નથી કે બેટા પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ તારે કરવાનો ગણતરી ભગવાન રાખશે તારે ગણતરી કરવાની શી જરૂર જો બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરે છે બાલકૃષ્ણ એના પાછળ પાછળ ચાલે લાલાએ બ્રહ્માદિક દેવોને આજ્ઞા કરી છે આ જગતની ઉત્પત્તિ કરો નજીકનો વિનાશ કરો ઉત્પત્તિ વિનાશ આ બધી લીલા તો બ્રહ્માદિક દેવો કરે છે બાલકૃષ્ણલાલ તો પ્રેમની મૂર્તિ છે જે બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરે છે એનો પાત્ર પગલે ચાલે છે વૈષ્ણવ સાથે રમે છે જપ કરવાનું કામ સારું છે ગણતરી રાખવાનું કામ ભગવાન ભગવાન ગણતરી રાખશે તમે આખો દિવસ ખૂબ પ્રેમથી જપ કરો તો કોઈને કહેતા નહીં કે આટલો જપ કર્યો ભાઈ અમને કહેતા હતા કે મહારાજને ત્રણ કરોડ જપ કર્યો તમારો પૂર્ણાવધિ કરવાનો વિચાર છે પૂર્ણાવધિમાં શું કરવાનું કોઈ એવું પૂછવા આવતા નથી કે ઘણા વર્ષોથી હું દાળ ભાત કરું છું ને ત્યારે દાળ ભાતની મારે પૂર્ણાવધિ કરવી ભોજનની સમાપ્તિ થતી નથી ભક્તિની સમાપ્તિ કેવી રીતે થાય જીવનમાં છેલ્લા દિવસે પણ પેટની કંઈક પૂજા કરવી પડે જે દિવસે આ શરીરની સમાપ્તિ તે દિવસે ભલે જપની સમાપ્તિ થાય મારા ગુરુદેવે મને એવી આજ્ઞા કરે મનથી ગોકુળ વૃંદાવનમાં રહીને શાંતિથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રનો બરાબર જપ કર આ મહામંત્રમાં બત્રીસ અક્ષર છે બત્રીસ લાખ જથ્થાઓ જોઈએ પછી કંઈક તમે અનુભવ થશો ગુરુદેવ મને આશીર્વાદ આપીને કરાયા મારા ગુરુદેવના શુદ્ધ પ્રેમ અને યાદ આવે સંસારનો બધો પ્રેમ એ સ્વાર્થથી કરેલો સંતોનો જેને પરમાત્માનો આનંદ મળ્યો છે એ જ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરી શકે મારા ગુરુદેવનો પ્રેમ મને યાદ આવે ત્યારે હું રડતો ગુરુદેવ મને જે ઉપદેશ આપેલો તેનો હું વારંવાર વિચાર કરું તનથી ઘરમાં રહીને પણ મનથી હું ગોકુળમાં રહેતો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો બાર વર્ષમાં મારો બત્રીસ લાખ જપ પૂરો થયો હશે બાર વર્ષો પછી મને અનુભવ થયો મારી મા એકવાર સાયંકાળે દૂધ દોવા માટે ગોશાળામાં ગઈ હતી અંધારામાં કંઈ દેખાયું નહીં માનો પગ એક સડક ઉપર પડ્યો તો માનો સડકો દંશ થયો મારું મરણ મને મારા ગુરુદેવે કહ્યું હતું કે કંઈક થશે મને કંઈ બહુ દુઃખ થયું નહીં આ શક્તિનો એક ધાગો હતો ને એ પ્રભુએ કાપી નાખ્યું તો છે અરે ભગવાન વિના મારું કોઈ નથી હું ભગવાન થયો અગ્નિ સંસ્કાર શ્રાદ્ધાદિક વિધિ મેં કર્યો કથામાં મેં સાંભળેલું કે ભગવાન તો નાસ્તિકનું પણ પોષણ કર્યું જે એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી અને ભગવાન ખાવાનું આપે મારા ઉપર તો ભગવાનનો બહુ પ્રેમ છે ઘરમાં જે હતું તે મેં નાખે ભગવાન મને ભૂખ્યો નહીં રાખે એ નાસ્તિકનું પણ પોષણ કરે પશુ પક્ષીઓ કોઈ દિવસ ખાવાની ચિંતા કરતા નથી પશુઓ પ્રભુમાં વિશ્વાસ રાખે છે જે પ્રભુએ આજે ખાવાનું આપ્યું તે આવતીકાલે આપશે પશુઓ કોઈ દિવસ સંગ્રહ કરતા નથી અને ખાવાની ચિંતા પણ કરતા નથી એક માનવ એવો છે કે ખાવાની બહુ ચિંતા કરે છે મને વિશ્વાસ હતો ઘરમાં જે કંઈ હતું તે મારા હાથે મારા પાસે બધું વાપરી નાખ્યું એક જ વસ્ત્ર ઉપર મેં ઘર છોડ્યું હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તનમાં મને બહુ આનંદ આવ્યો રસ્તે ચાલતા જથ્થા મંત્રની ધારા અખંડ રહે મારું મન હવે મંત્રમાં છે ધારા ખંડિત થાય નહીં ત્યારે સમજ્યું કે મંત્ર સિદ્ધ થાય ચાલતા બોલતા પણ સતત જપ કરો બાર વર્ષ તીર્થોમાં મેં ભ્રમણ કર્યું મને બરાબર યાદ છે કોઈ દિવસ હું ભીખ માગવા ગયો નથી મારા પ્રભુએ મને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો પણ નથી મને ભૂખ લાગે ત્યારે વગર માગી મને મળતું મને પ્રભુમાં એવો વિશ્વાસ કર્યો બાર વર્ષ પછી ફરતા ફરતા એકવાર હું ગંગા કિનારે ગયો ગંગા વંદન કર્યું ગંગાજીમાં સ્નાન કર્યું ગંગા કિનારે ઝાડના તળે બેસીને હું ધ્યાન સાથે જપ કરવા લાગ્યો મારા પવિત્ર મનમાં જે સંકલ્પ જાગ્યો કે બાળ દર્શન મને ક્યારે થશે ભાવનાથી તો મેં અનેકવાર દર્શન કર્યા હું ભાવના કરું કે હું ગોકુળમાં છું વૃંદાવનમાં છું પણ મને ભાવ નથી આવો સંતોષ થતો નથી પ્રત્યક્ષ દર્શન કરવા મારા મનમાં એવો સંકલ્પ થયો અને તે જ ક્ષણે મને સુંદર પ્રકાશ દેખાયો જેનો રંગ થોડો ગયો હતો એવું શાંત તેજ મેં જોયું એ તેજનામાં આંખ સ્થિર હતી મન સ્થિર હતું મને દેહનું ભાન નહોતું હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ ચાલુ હતો પછી તો પ્રભુએ કૃપા કરી એ પ્રકાશમાંથી બાલકૃષ્ણલાલ પ્રગટ થયા પાંચ વર્ષનું બાલ સ્વરૂપ મને બહુ ગમ્યું મારી બાલ સ્વરૂપમાં આસક્તિ હતી યશોદામાએ પીરું પીતાંબર પહેર્યા સોનાનો કંદોરો છે બાજુ બંધારણ કર્યા કાનમાં કુંડલ છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે આંખમાં પ્રેમ નથી રેશમદેલા સુવાળાની વાકડિયા કેસ છે કપાળના સુંદર તિલક છે હાથમાં નાનકડી વાસરડી છે અને ચરણમાં ભક્ત ખરે ડાવું ગાડી ચૂકાયો મને જુએ છે મને જોઈને ગાયમાં ધીરે ધીરે મને તે સમયે દર્શનમાં જે આનંદ થયો એ આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દમાં મને બહુ આનંદ થયો એવી ભાવના જાગી કે બોલતો જવું એ બસ વંદન એ મારા માલિક છે મને પ્રેમથી જોઈ ગયા એ પ્યાર મારા હાથે હાથ કર્યા હું ચરણમાં વંદન કરવા માટે દોડ તે સમયે અંતર્ધાન મેં બહુ પ્રાર્થના કરી ત્યારે મને આકાશવાણી દ્વારા આજ્ઞા થઈ કે તારા ભક્તિને મક્કમ કરવા માટે એકવાર મેં તને દર્શન આપ્યું મારા દર્શન થયા તે કોઈને કહીશ નહીં તારા ગુરુદેવે તને જે માર્ગ બતાવ્યો છે તે યોગ્ય પછી તો મેં નિશ્ચય કર્યો આ જગ્યા મારી છોડવી જ નથી જ્યાં મને બાલકૃષ્ણલાલના દર્શન થયા એ જ પ્રભુનું ધામ છે ગંગા કિનારે જ હું ગયો મરતા પહેલા છ મહિના મને દેખાયું હતું કે શરીરથી હું જુદો છું શરીર જળ છે આત્મા ચેતન છે આ જળ ચેતનની એવી ઘાસ પડી છે મારું મરણ નજરે જોયું શરીરથી હું જુદો છું વેદાંત કહે છે કે જળ ચેતનની ગાંઠ ખોટી ચેતનને જળ કેવી રીતે બાંધી શકે અને વાત ખોટી હોય કે ખરી હોય બહુ લડાય બહુ ત્રાસ આપે છે આત્મા શરીરથી જુદો છે બધા જાણે છે પણ આ ગાંઠ એવી પડી છે કે શરીર પેજ હું છું એવું સમજીને વ્યવહાર કરે અતિશય ભક્તિ વધે પહેલા ગાંઠ છૂટે છે મરતા પેલા છ મહિનાને જોઈએ મેં જીવનમાં ભક્તિ કરી એનું ફળ મને અંતકાળમાં મળ્યું માખણમાં વાળ હોય ને તો તે માખણમાંથી વાળને બહાર કાઢતા જરાય ત્રાસ થતો નથી અનાયાસે નીકળે છાણનો સુકાયેલો ગોળો છે અને તે સુકાયેલા છાણના ગોળામાં વાળ હોય તો તે વાળને બહાર કાઢતા બહુ ખેંચતા થાય છે તૂટી જાય સંસારમાં કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એને અંતકાળમાં બહુ વેદના થાય એને શરીર છોડવું ગમતું નથી જેને રીતે એને શરીરમાં રહેવા દેતા નથી જીવ બહુ તડફે જેનું સંસાર સુખમાં ફસાય તેને અંતકાળમાં બહુ વેદના થાય નિધિ ભક્તિ કરીને ફળ મને અંતકાળમાં મળ્યું મારા શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા આનંદમાં હસતા હસતા મેં શરીર છોડ્યું હું બ્રહ્મલોકમાં ગયો બ્રહ્માજીના ત્યાં નારદ રૂપે મારો જન્મ થયો પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ આ જન્મમાં બહુ કામમાં પૂર્વ જન્મમાં તો મનને હું વારંવાર સમજાવું તો મારું મન માને નહીં મારું મન છટકી જાય મારું મન ખરાબ વિચાર કરે આ જન્મમાં આવું મનને વધારે સમજાવવાની જરૂર પડતી નથી મારા જો આપને શું કહું હું સંસારમાં રહું છું મારા મનમાં સંસાર આવતો નથી મારા મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર થયું છે ભગવદ ગુણગાન કરતો હું જગતમાં ફરું છું એક વાર ફરતો ફરતો વૈકુંઠ હું ગયો જ્યાં ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે વિરાજેલા સુવર્ણ લક્ષ્મીનારાયણના દર્શન કરતા મને અતિશય આનંદ આનંદમાં શ્રીમન નારાયણ નારાયણ નારાયણ श्रीमन्नारायण नारायण नारायण આદિનારાયણ પરમાત્માના દર્શનમાં કીર્તનમાં અતિ આનંદ થયો તો હું નાચવા લાગ માતાજીને મારી દયા માતા મહાલક્ષ્મીએ મારા માટે ભલામણ કર્યું ભગવાનને કહ્યું કે આ નારદને તમે આજે પ્રસાદ કે કીર્તનના પદના એ કરો એના કીર્તનના આજે મને આનંદ આવે એ ખાલી હાથે જાય નહીં તેને તમે પ્રસાદ આપો માએ ભલામણ કરી ત્યારે પ્રભુએ કૃપા કરીને મને પ્રસાદ વ્યાસ મહર્ષિ નારદજીને પૂછે છે પરમાત્મા પ્રસન્ન થયા પછી તમને પ્રસાદમાં શું આપે હા કહ્યું બીજું તો કંઈ આપ્યું નથી પણ આ તંબુરો મને પ્રભુએ આપ્યો મને કહ્યું આ તંબુરો હાથ મારા કથા પર મારા નામનું તું કીર્તન કર જ્યાં તું પ્રેમથી કથા કીર્તન કરીશ ત્યાં લક્ષ્મીજી સાચી હું કથા એવી રીતે કર મારો જીવ જે મને ભૂલી ગયો છે માયાના પ્રવાહમાં તણાયો છે તો મારો જીવ ફરીથી મારા સન્મુખ આવે આ લક્ષ્યમાં રાખીને વિવેકથી તું કથા પ્રભુની મને આજ્ઞા કરી ભગવત ગુણગાન કરતો હું જગતમાં ફરું છું મહારાજ મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ રાજાને શું સ્વર્ગના દેવોને નહીં મળે હું અતિ આનંદ ભયંકર કર્યું આવે છે મહારાજ એવી કથા કરો કે કથા સાંભળનારને કનૈયો વાળેલા શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગે તો જીવન સુધરશે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી વ્યાસ મહર્ષિએ નારદજીને કહ્યું છે કે મહાદેવે તમે જ કથા કરો હું લખી લઉં નારદજીએ કહ્યું કે તમને કોણ કથા સંભળાવે તમે બધું જાણો છો તમે તમારા સ્વરૂપને કંઈ ભૂલ્યા તો નથી તમે મારા શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્યાસ મહર્ષિના સ્વરૂપે પ્રગટ થયા ભગવાનનો જ્ઞાનાવતાર તે વ્યાસ નારાયણ છે જગતને મારા સ્વરૂપનું જ્ઞાન થાય માટે ભગવાન જ વ્યાસ મહર્ષિના સ્વરૂપે પ્રગટ થયા છે તમે બધું જાણો છો તમને કોણ કથા સંભળાવે મહાદેવે તમે ભગવાનનું થોડું ધ્યાન કરો સમાધિમાં જે દેખાય તેવું બોલો નારદ જી બ્રહ્મલોકમાં ગયા કે વ્યાસ મહર્ષિએ પવિત્ર ગંગાજળનું આચમન કર્યું પ્રાણાયામ કરતા પ્રકાશ દેખાયો અને તે પ્રકાશમાં શ્રીધામ વૃંદાવનના દર્શન કર્યા મંગલાલાનો રાજમહેલ દેખાય યશોદામાના ગોદમાં બાલકૃષ્ણ રમે છે બાલ લીલાના દર્શન કર્યા પ્રત્યક્ષ લીલાનું ગિરિરાજ ગોવર્ધન ધારણ થયો રાસલીલાના દર્શન થયા એક એક ગોપી સાથે એક એક શ્રી સ્વરૂપ મધ્યમાં શ્રી રાધા માધવ વિરાજ વ્યાસજીને સમાધિમાં એક એક લીલાના દર્શન થયા છે સમાધિમાં જે દેખાયું તે વ્યાસજી બોલ્યો ભાગવતમાં વ્યાસ નારાયણની સમાધિ ભાષા છે અન્ય ગ્રંથોમાં વ્યાસજીની લૌકિકી ભાષા છે ખોટું પણ આંખને દેખાય આંખને જે દેખાય તે વધુ સાચું નથી આંખ બંધ કરીને પરમાત્માનું ધ્યાન કરતા સમાધિમાં સત્યનો સાક્ષાત્કાર થાય છે ભાગવતમાં વ્યાસ નારાયણની સમાધિ ભાષા છે વ્યાસજીને હવે સમાધિ નથી સાડા ત્રણ પછી અમે સમાધિમાંથી નથી કૃષ્ણ કૃષ્ણ